એક અહીંયા પ્રશ્ન આવ્યો છે કામથી રૂપી અર્થ પ્રાપ્તિ છે I understood that part and કામ મીન્સ વિષય અનુભૂતિ which is possible without which is possible without us as well. But અર્થને કામનું પરોક્ષ સાધન કહી શકાય કહી શકાય એ તો એ પક્ષને ધ્યાનમાં રાખીને શ્રી મહાપ્રભુજીએ પછી એનું નિરાકરણ પણ કર્યું છે અને કહી શકાય એનો મતલબ એ છે કે क्वचित साहचर्य दर्शन साध्य साधन भाव इति ही शब्दार्थ अर्थ थी काम सिद्ध थाय एवं अर्थ ने काम नु साहचर्य के सहभाव जवात होवा अर्थ साधन है काम साध्य है એવું માની શકાય because jivan is not only manasik anubhuti but physical as well and then only shruti based dharma can be done and also because દેહ અન્નમય છે અને અન્ન અર્થનું રૂપાંતર છે જીવો દિવસ છે જીવન એન્ડ ઓલ્સો અર્થથી જનિત મેનેજ્ડ દેન્દ્રિય પદાર્થ વગર તન્માત્રાનો અનુભવ નથી દેન ઇવેન્ચ્યુઅલી વિષયની અનુભૂતિ માટે અર્થનો ઇન્ડાયરેક્ટ રોલ દેખાય છે એ તો જોઈ લીધું ઠીક છે then even dharma can be done by સૂક્ષ્મ દેહ <coughs> એ સંભવ નથી એઝ માનસી ધર્મ જે છે એ દેહધારી જે જીવાત્મા છે એને અનુલક્ષીને કહેવાયેલો છે પાંચ ભૌતિક સ્થૂલ દેહ રહિત જે છે એવી જીવાત્માને અનુલક્ષીને કોઈ શાસ્ત્ર વિધિ નથી then we don't need physical deha rupi jivan even એ તો નિયતિ છે એમાં કઈ ફરક ન પડે that means no need of earth for dharma એ સંદર્ભમાં આ ચર્ચા નથી if we follow this then bhakti no bath obstructions ભક્તિ થાય છે so then why do tanuvit jaya the dharma which is pal moksha for the pushti jiva need more clarification that earth is not needed at all for the ka આ વિષયનો શ્રી મહાપ્રભુજીએ જ સ્વયં સ્પષ્ટીકરણ કર્યું છે બલકી એનાથી પણ વધારે મૂળ તો ભાગવતકારે જ આ વાતને સ્પષ્ટ કર્યું છે ધર્મૈકાંતસ્ય અર્થસ્ય ન કામો લાભાય આ તો ભાગવતનું જ વચન છે એટલે અર્થ કે જે કેવલ ને કેવલ ધર્મ માટે છે એ કામની લબ્ધિ ઉપલબ્ધિ માટે ક્યારે પણ હોઈ ન શકે આ ભાગવતકાર કહી રહ્યા છે એના સામે આપણી જે પ્રતીતિ છે એ જાતની છે કે અર્થથી કામ સિદ્ધ થાય છે નું જે આ વિધાન છે એ કઈ રીતે સંગત બની શકે એવા પ્રશ્નો અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને એ જ પક્ષને લઈને શ્રી મહાપ્રભુજીએ પણ એ નિરૂપણ કર્યું કે તુષ્યતુ દુર્જન હિતે ન્યાયન અર્થેન કામ સાધ્યતામ જો બહુ આગ્રહ હોય આપણો કે કામની સિદ્ધિ અર્થથી થાય જ છે એને ના પાડી જ ન શકાય તો મહાપ્રભુજી કહે છે કે જો આટલો હઠ કોઈ કરી રહ્યું છે તો થવા દો પરંતુ એ નથી થતી એ સિદ્ધાંત છે પણ કોઈ વ્યક્તિ હઠી છે અને આ સિદ્ધાંતને નથી જ સમજવા માંગતો તો શ્રી મહાપ્રભુજીએ એનો અહીંયા વિવેચન કર્યું છે કે ભાગવતકાર એને એ રીતે સમજાવે છે કે કામસ્ય નેન્દ્રિય પ્રીતિર લાભો જીવે તયાવતા ઇન્દ્રિયની પ્રિયતા કે ઇન્દ્રિય સુખ છે એ કામથી સિદ્ધ થતું નથી પરંતુ જેટલા કામો ભોગથી જીવન ટકી જાય એનો લાભ છે હવે અર્થથી કામ શા માટે સિદ્ધ નથી થતું એમાં તો ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા એમાં ઘણી બધી આપત્તિ પણ બતાવી કે લોભીઓ માણસ છે એ ખૂબ ધન સંચય કરીને રાખે તેમ છતાં પણ એ અર્થ એની પાસે હોવા છતાં પણ એનો કામ ક્યાં સિદ્ધ થાય છે તો એક વ્યતિરેક આ છે કે અર્થ હોવા છતાં પણ કામ સિદ્ધ નથી થતું બીજી તરફ જેની પાસે સર્વથા અર્થ છે જ નહીં એની અંદર પૂર્ણ સુખના દર્શન પણ જોવા મળે છે એમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ પશુઓ જેમની પાસે અર્થ જેવી કોઈ વસ્તુ નથી તેમ છતાં પણ એમનો કામ સિદ્ધ થાય છે વિના અર્થે જે મુમુક્ષુ છે એ વિરક્ત છે ત્યાગી છે એમની પાસે પણ અર્થ નથી તેમ છતાં પણ એ પરમ સુખનો અનુભવ કરે છે તો આ જે દૃષ્ટાંતો છે એ દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે અર્થથી કામ સિદ્ધ થતું નથી એના પહેલા બીજા પણ દૃષ્ટાંતો આપ્યા કે જેના પ્રસંગમાં ધર્મથી અર્થ અને અર્થથી કામ કામથી મોક્ષ એ પક્ષ લઈને ચાલ્યા હતા ત્યારે અને એમાં એ વાત કહી હતી કે ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે અર્થ જે છે એ કામને સિદ્ધ કરે તો કામનું સ્વરૂપ શું અને અર્થ એ કામને કઈ રીતે સિદ્ધ કરે છે એને ખુલાસો આપો તે જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ એ વિષય ઉઠાવ્યો કે કામનો અર્થ શું પહેલા એને તમે નિર્ધારિત કરો કામનો અર્થ છે એ વિષય સુખ છે પુરુષોત્તમજી આ સંબંધમાં બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે ભાઈએ પણ અને બીજા પણ વ્યાખ્યાકારોએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સમજાવવા જતા વિષય વધારે કઠિન થઈ ગયો છે પુરુષોત્તમજીની મૂળ વ્યાખ્યાને જોઈએ તો એ વધારે સરળ છે એમાં ¡Gracias! <coughs> विषय सुखम इन्द्रियाणां स्वे स्वे विषये आनुकूल्येन प्रवृत्तिः कामः इति कामसूत्रे आनुकूल्यपदेन सुखस्य बोधनात् તદેવ કામ પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા છે કે આચાર્ય ચરણે જે કહ્યું ને કે કામો વિષય સુખમ વિષય સુખ એ કામ છે તો એનો મતલબ શું છે તો સ્વાધ્યાયન કામસૂત્રના સૂત્રથી આ વાત સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિયોની પોતપોતાના વિષયમાં અનુકૂળતાથી જે પ્રવૃત્તિ છે એને કામ કહે છે અહીંયા આ સૂત્રમાં આનુકૂલ્ય પદેન સુખસ્ય બોધનાથ તદેવ કામ આ સૂત્રમાં જે આનુકૂલ્ય પદનો પ્રયોગ છે એ આનુકૂલ્યનો મતલબ છે સુખદ પ્રવૃત્તિ એને કામ કહેવાય છે તથા ચ અયમપી કાર્યકારણ ભાવ પ્રત્યક્ષ વિરુદ્ધ ઇત્યર્થ અહીંયા જે અર્થ અને કામના વચ્ચે એક જાતનો જે કાર્યકારણ ભાવ વિચારવામાં આવી રહ્યો છે એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે એમાં આશંકા કરે છે કે નનુ વિષયકોટૌ અર્થસ્ય નિવેશાત વિષયકારણતાયાશ્ચ અંગીકારાત કથમ પ્રત્યક્ષ વિરોધ એટલે જે વિષયનો મનુષ્ય ભોગ કરે છે એ વિષય તો અર્થ પ્રાપ્ય વિષય છે અર્થથી પ્રાપ્ત થનારો છે બે રીતે છે એક તો જેનો ભોગ કરો છો એ વિષયને અર્થ કહો અથવા તો અર્થથી પ્રાપ્ય છે એ અર્થમાં ત્યાં વિષય પ્રાપ્ત થઈ રહ્યો છે તો એ દૃષ્ટિથી વિષયની કારણતા તો પ્રત્યક્ષ રૂપથી આમાં સુખની અંદર છે જ એને તમે કેમ ના પાડી શકો તો એનું અહીંયા નિરાકરણ કરી રહ્યા છે કે ઇન્દ્રિય વિષયાધીનમ હિત તત્ર વિષયાંશેનાથી अर्थोपयोगः रूपादीनामेव विषयत्वात् न च रूपादि संपादकः એમાં જે વિષયનો ભોગ મનુષ્ય કરે છે એ વિષય અર્થથી પ્રાપ્ય છે એ અર્થમાં જો વિષયનો ઉપકારક હોવાને કારણે અર્થ કામજનક છે એવું તમે સિદ્ધ કરતા હો તો હવે અહીંયા એ વાત વિચારણી બને છે શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે આ જે વિષય છે અર્થ છે એ શું કરે છે કે જેનાથી સુખ પેદા થાય છે એટલે જે વિષયનો મનુષ્ય ભોગ કરે છે કે ઇન્દ્રિયો જે વિષયોનો ભોગ કરે છે એ વિષયની અંદર કંઈક અતિશયતા લાવે છે અથવા ભોગ કરતા વ્યક્તિના અંદર કોઈ અતિશયતા લાવે છે અર્થ શું કરે છે તો કહે છે કે આમાંથી બંને વસ્તુ નથી થતી એટલે અર્થ દ્વારા વિષયને જે પ્રાપ્ત કરી રહ્યો છે એ ભોગ કરતાની અંદર તો એ અર્થ કંઈ પણ અતિશયતા લાવી નથી રહ્યો એ તો કોઈને પણ જણાતું નથી આ જે ખર્ચનારો વ્યક્તિ છે એની અંદર શું એવી વાત આવે કે જેનાથી એને સુખ થાય એટલે કર્તાની અંદર તો એવું આવતું નથી રહી વાત વિષયની તો વિષયનો તો રૂપ સિદ્ધ જ છે એમાં અતિશયતા એ ક્યાંથી લાવશે જે સિદ્ધ પદાર્થ છે એમાં એટલે બગીચામાં ફૂલ ઉગેલું છે એનો જે રૂપ એની સુવાસ એ તો એને કુદરતી રીતે મળેલી જ છે એમાં તમે પૈસા ખર્ચો તો કંઈ વધારે સુગંધ આવે કે ઓછા પૈસા ખર્ચો તો ઓછી સુગંધ થઈ જાય એવી જાતનો કોઈ પણ વધઘટ પદાર્થની અંદર તો થતો નથી તો અર્થથી શું સિદ્ધ થઈ રહ્યું છે અર્થથી એવી કોઈ વિશેષતા આવતી નથી એનાથી ઉલટું ઘણીવાર થતું હોય છે એ જણાવી રહ્યા છે કે અર્થે પ્રાપ્તે રૂપાદિ ગચ્છતી ગતે જ અર્થે રૂપાદિ પ્રાપ્તિ એટલે અર્થ પ્રાપ્ત થાય ત્યારે રૂપ વગેરે ચાલ્યું જાય અને રૂપાદી અર્થ ચાલ્યો જાય ત્યારે રૂપ વગેરેની પ્રાપ્તિ પણ થઈ જાય એવું ઉલટું સુલટું પણ અનુભવમાં આવતું હોય છે એ કેવી રીતે એનું અહીંયા દ્રષ્ટાંત આપે છે પુરુષોત્તમજી આ વાતને સ્પષ્ટ કરે છે कही रहा है कि युद्ध प्रतिग्रहादि अर्थ प्राप्त तथा दर्शनाथ जय मनुष्य राजाओ परस्पर युद्ध करता हो मानो के कोई एक राजा हारी गयो ने कोई एक राजा जीती गयो जे जीतो क्या तीर वगू खाणो थी गो हाथ पग तूटी गया घायल थोड़ा ભલે જીતી ગયો પણ રૂપ હાનિ થઈ ગઈ એની તો યુદ્ધ પ્રતિગ્રહાદિના અર્થ પ્રાપ્ત તથા દર્શનાર્થ અહીંયા શું થયું છે અર્થ પ્રાપ્ત થયો છે પરંતુ રૂપાદિનો નાશ થયો છે તે જ રીતે જે અર્થ પ્રાપ્ત થાય છે ભોગવવા માટે જેને મનુષ્ય આટલું યુદ્ધ કરે છે એમાં સ્થિતિ શું થાય છે કે ત્યાં પણ ગામ લૂંટાય છે મકાનો તોડાય છે પરિવારજનો છે એનો વધ થવાને કારણે પરિવાર ખંડિત થાય છે દુઃખ થાય છે તો આ પરિસ્થિતિમાં જેને ભોગવવા માટે જે વિષયો છે જેને ભોગવવા માટે આ મોટો ઉપક્રમ યુદ્ધનો થાય છે ત્યાં પણ આ જાતના રૂપનાશનો દ્રષ્ટાંત જોવા મળે છે અર્થસ્ય વિનાશકત્વેન કામનાશકત્વ આનાથી તો એવું જણાઈ રહ્યું છે કે અર્થ જે છે એ કામનો નાશક બની રહ્યો છે બજાય કે કામનો સાધક થવાને આ જાતની ઘણી બધી યુક્તિઓ આપીને મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે પુરુષોત્તમજી પણ એ વાતને સમજાવી રહ્યા છે કે વસ્તુતઃ અર્થ જે છે એ કોઈ પણ સ્થિતિમાં કામ સાધક બની નથી શકતો એટલે નચ વિષયા એવ અર્થરૂપા કામ સાધકા ઇતિ વાચ્યમ લોક પ્રસિદ્ધિ ભાવાત અર્થ સાધક સાધકસ્યાપી ધર્મત્વાપત્યેશ્ચ અગર જો અર્થને કામ સાધક માનવામાં આવે તો એક બીજી આપત્તિ એ પણ આવી રહી છે કે અર્થને તે સ્થિતિમાં ધર્મ સાધક પણ માનવું પડશે અને જો અર્થને ધર્મ સાધક માનશો તો સ્થિતિ એ બનશે કે જે સરકાર જેમ કર ઉઘરાવે કે કોઈ વ્યક્તિ પેનલ્ટી દંડ કે ટેક્સ આપે ઉઘરાવે કોઈ અનુચિત કે અનિતિ કામ કરનારો છે એ ચોરી કરે કે એ જાતનો અનુચિત નફોનો ભાગ પડાવે એમ કોઈ પણ રીતથી પ્રાપ્ત થયેલો અર્થ છે એ અર્થ પછી ધર્મનું સાધન પણ માનવું પડશે એટલે લોકે સાહચાર્ય માત્ર સાધનત્વ પ્રતીતિ અર્થના અંદર આ જાતની કામજનકતા એ કેવલ સાહચર્ય માત્રથી પ્રતીત થાય છે વસ્તુતઃ એની અંદર એ જાતની કોઈ કામજનકતા અર્થમાં હોઈ શકતી નથી આ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે અને એ જ કારણે આજે ભાગવતકાર પણ આ આખો ઉપક્રમ બતાવી રહ્યા છે એનું મૂળ કારણ એ છે કે સંસાર પૂરો જે છે એ ન તો કામ પ્રધાન છે ન ધર્મ પ્રધાન છે ન મોક્ષ પ્રધાન છે પરંતુ અર્થ પ્રધાન જ છે સંસારની જેટલી પણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અર્થ કેન્દ્રિત પ્રવૃત્તિ છે તો મનુષ્ય એમ સમજતો હોય કે અર્થથી બધું જ સિદ્ધ થશે એ ધારણાને અહીંયા ભાગવતકાર તોડવા માંગી રહ્યા છે કે એ આપણી ભ્રાંતિ છે એનું કારણ એ છે કે વિના અર્થે પણ કામ સિદ્ધ થાય છે હોવા છતાં પણ અર્થવાન હોય તેમ છતાં પણ એ કામને ભોગવી નથી શકતો કૃપણ હોય તો કે ઇન્દ્રિયો સ્વસ્થ ન હોય તો અર્થ જ્યારે પ્રાપ્ત થાય છે તે સ્થિતિમાં રૂપાદિ ચાલ્યા જાય છે જેમ મનુષ્ય ઘણું બધું ભેગું કરે પણ ભોગવા લાયક સ્થિતિ એની ન રહી જાય આટલું ભેગું થશે ત્યારે હું આને ભોગવીશ એમ કરવા જતા પોતે ભોગવવા લાયક રહી નથી જતો હતો અથવા તો જેની આશાએ ભેગું કર્યું છે એ દ્રવ્ય છે એ તે ટાઈમ પૂરતા પહોંચતા એ પોતાનું સામર્થ્ય ગુમાવી બેસે છે તો આ બધા જે દૃષ્ટાંતો છે એનાથી એ સિદ્ધ થઈ રહ્યું છે કે આપણે જેટલો ભાર મનુષ્યનો અર્થ પુરુષાર્થ ઉપર છે એટલી એની ઉપયોગિતા કે એટલું એનું મહત્વ જીવનમાં નથી એટલે અર્થ જે છે એનો ક્યારે પણ એની ફલશ્રુતિ કામભોગમાં હોઈ શકતી નથી ન અર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય સ્મૃત કેમ કે એ જે અર્થ છે એનો એકમાત્ર પ્રયોજન કે એની ઉપયોગિતા એની ઉપકારકતા કેવલ ધર્માચરણમાં એ ઉપયોગી થાય છે એટલું જ છે એમ સમજવું જોઈએ બાકીનો જે વિષય હતો કે કામ કઈ રીતે આમાં સિદ્ધ નહીં થઈ શકે એટલે કામને લાભરૂપ કેમ નહીં જાણવું જોઈએ કે કામ પુરુષાર્થનું સ્વરૂપ શું જાણવું જોઈએ એ આગળ શ્રી સમજાવ્યું કે એ અનલ રૂપ હોવાને કારણે એની પૂર્તિ કોઈથી પણ ક્યારે પણ શક્ય નથી એ કારણે નજાતુ કામ કામાના ઉપયોગેને સામ્યથી હવિષાકૃતનો વર્તમેવ ભૂય એવા વિવર્તતે એ પ્રમાણથી જેટલું પણ એને પૂરવાનો પ્રયાસ કરો એટલો એ પ્રદીપ થતું રહે છે એ જાતનું કામ હોવાને કારણે અહીંયા પુરુષાર્થનો જે ક્રમ છે એને કામ અર્થ ધર્મ જ્ઞાન અને મોક્ષ એ રીતે એને સમજવું જોઈએ એટલે એટલું ભોગ ભોગવવો કે જેનાથી જીવનરૂપ અર્થ મનુષ્યને પ્રાપ્ત થાય અને એના દ્વારા ધર્માચરણ કરીને એ જ્ઞાનને પ્રાપ્ત કરે તે પછી મોક્ષ પ્રાપ્ત કરે આ જાતનો અને એ જે જીવ છે જીવન છે મનુષ્યનું એ તત્વ જિજ્ઞાસા કે તત્વ વિચાર માટે છે અહીંયા આવીને આ વિષયને ભાગવતકારે છોડ્યો છે એના પછી આગળનો જે વિષય છે એ તત્વ શું અને તત્વ જિજ્ઞાસા કોને કહેવાય એ સંબંધમાં છે જો આ સંબંધમાં કોઈને હવે કોઈ પ્રશ્ન ન હોય તો આગળ વિષય લઈ શકાય કોઈ પ્રશ્ન તો સ્ટાર સિક્સ કરીને પૂછી લો મને અહીંયા એક એમ સમજ નથી પડતી કે છઠ્ઠા શ્લોકની અંદર ધર્મ સાધન છે અને ભક્તિ જેનું ફળ છે ત્યાંથી શરૂઆત કરી અને એની વિશેષ રૂપથી પ્રશ્નનો ઉત્તર આપવાનું શરૂ કર્યું અહીંયા આગળથી પછી સાતમા શ્લોકની અંદર ભક્તિનો વિષય અને પ્રયોજન એમ કહ્યું ધર્મા છઠ્ઠા શ્લોકની અંદર સાધન અને ભક્તિ એનું ફળ છે ફળ અને સાધનનો જે વાળો જે પ્રશ્ન હતો એનો જવાબ આપવાનો અહીંયા વિશેષ વૃત્તિ ચાલુ કરે છે અને પછી સાતમા શ્લોકમાં ભક્તિનો વિષય એનું પ્રયોજન રહે છે પછી આઠમા શ્લોકથી બીજી પરંપરા કહેવા માટે ધર્મ તે ઉત્પન્ન ન કરે તો અડચણરૂપ થાય એમ કહે છે એટલે અહીંયા જે આજે બીજી પરંપરા જે ચાલુ થઈ એ એક સમજ ના પડી વાત પહેલી પરંપરા સાતમા શ્લોકની અંદર પૂરી થઈ ગઈ વૈરાગ્ય અને જ્ઞાન પ્રગટ થયા પછી બીજી પરંપરા અહીંયા આઠમા શ્લોકમાં ચાલુ થઈ એ ના સમજ પડી અને આઠમા શ્લોક પછી આ જે નવમો અને દસમો શ્લોક એ એ બંનેનો જે પૂર્વાપર સંબંધ છે એ ના સમજાવી દીધું આ બે વાત ના સમજાય એટલે સાતમા ને આઠમામાં તો વાત સ્પષ્ટ થઈ ગઈ ને એમાં કોઈ શંકા નથી ને હા એટલે આઠમા શ્લોકમાં એવું કહ્યું કે એવી રીતે ધર્મથી આરંભીને જ્ઞાન સુધીની એક પરંપરા કરી એટલે એ સાતમા શ્લોકમાં પૂરી થઈ ગઈ એનો પણ નિશ્ચય કરાવનારી બીજી પરંપરા કહેવા માટે ધર્મથી ઉત્પન્ન ન કરે તો અડચણરૂપ થાય એમ નીચેના શ્લોકથી કહે છે એટલે આઠમા શ્લોકમાં આ બીજી પરંપરા ગઈ એ શું છે પરંપરા જે છે એ ઉત્થાની કર્મ છે આઠમા શ્લોકની એટલે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સ્વીય નોત્પાદયેદ યદિ રતિમ શમય વહી કેવલમ ધર્માનુષ્ઠાન છે એ ભગવત કથામાં પ્રીતિ ઉત્પાદન કરે તે પ્રકારનું હોવું જોઈએ આ બીજી પરંપરા છે એટલે એમાં ખાલી ભગવાનની કથામાં પ્રેમ થવો એ પરંપરાગત એ આવેલી છે વાત પ્રેમ કરવો એમ નહીં આગળના શ્લોકમાં એ વાત કહ્યું ને કે ભગવાનમાં જે ભક્તિયોગ પેદા થાય વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિત જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનંચ યદ અહેતુકમ એટલે ભગવાનની અંદર જે કરવામાં આવેલો ભક્તિ યોગ છે એ જ્ઞાન વૈરાગ્યને અને આત્મજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને એ જાતનો જે જ્ઞાન છે સાક્ષાત્કાર રૂપ જ્ઞાન છે ભગવત સાક્ષાત્કાર રૂપ જ્ઞાન છે એ હૈતુક જ્ઞાન નથી તો આજે નિરૂપણ કર્યા પછી આગળ એ જે ભક્તિ યોગ છે એને કેવી રીતે પેદા કરવો એ વાત તો બાકી રહી ને એનો ખુલાસો અહીંયા એ કહી રહ્યા છે કે સ્વનુષ્ઠિત ધર્મ છે એ એવો હોવો જોઈએ કે જે ભગવાન કથાની અંદર રતિ પેદા કરે ત્યાં એનું સમાધાન આપ્યું પછી તરત જ નવમા શ્લોક ની અંદર આ પુરુષાર્થ સંબંધી વાત આવી તો એ કેવી કેવી રીતે કયા સંદર્ભમાં લઈ રહ્યા છે એ નહીં સમજાયું આગળના શ્લોકમાં એ વાત કહી દીધી કે ભગવત પ્રીતિ જેનાથી પ્રકટ થાય એ જ ધર્મ છે એમ સમજો તમે નહીં તો ધર્મ જ નથી તો આગળ એ વાત લઈને એને શંકા ઉઠાવી રહ્યા છે કે શાસ્ત્રમાં તો એવા પણ તો એટલે શાસ્ત્રની બધી આજ્ઞાઓ છે ધર્મરૂપા છે તો શાસ્ત્રમાં એવા પણ કર્મ બતાવવામાં આવ્યા છે ધર્મ બતાવવામાં આવ્યા છે કે જેનાથી પુત્રાદિ ફલ પ્રાપ્ત થતું હોય એટલે મનુષ્યની લૌકિક પારલૌકિક કામનાઓ સિદ્ધ થાય એવા પણ તો ધર્મ બતાવ્યા છે તો તમે એમ કેમ કહો છો કે જે ભગવાનમાં પ્રેમ પેદા ન કરે એ એવો ધર્મ ધર્મ જ નથી એ કેવલ શ્રમ જ છે એનો અહીંયા ખુલાસો આપી રહ્યા છે આ કારણ છે એને સમજવા એટલે અર્થ કે કામ આ બધી વસ્તુઓ છે એ શાસ્ત્રનો એનો અભિપ્રાય એમાં નથી પરંતુ એવા ધર્માચરણમાં તાત્પર્ય છે કે જે મનુષ્યને મોક્ષના માર્ગ તરફ લઈ જાય એટલે જ અર્થ અને કામને પણ મોક્ષમાં સહાયક બને તે રીતે જ એના અર્થ સ્વરૂપને વિચાર કરવો જોઈએ અને શાસ્ત્રની જે પણ એ સંબંધમાં આજ્ઞાઓ છે એને પણ એ અર્થમાં જ લેવી જોઈએ જે જે આજ્ઞાઓ શાસ્ત્રમાં એવી છે કે જે લૌકિક પારલૌકિક ફલને બતાવનારી છે એ એની ધર્મરૂપતા પ્રથમ દ્રષ્ટિથી નથી ગૌણ ધર્મરૂપતા છે એમની ગૌણ ધર્મરૂપતાનો મતલબ એ છે કે એ પ્રરોચનાર્થ છે એટલે શાસ્ત્રમાં વિશ્વાસ પ્રકટ થાય એવા હેતુથી આવા સકામ કર્મ કરવામાં આવે અને એના પછી શાસ્ત્રની જે ઉત્તમ ધર્માચરણ છે એની અંદર શ્રદ્ધા થઈને મનુષ્ય નિષ્કામ ધર્માચરણ કરતો બને એવા આશયથી જો આવા સકામ કર્માદિ છે એ કોઈ લોક સંગ્રહક કરતું હોય તો કરી શકે છે તો એની ગૌણ ધર્મરૂપતા છે પણ કેવલ ને કેવલ કામ કે અર્થને સિદ્ધ કરવા માટે જે ધર્માચરણ કરી રહ્યા છે એની તો કોઈ દ્રષ્ટિથી ધર્મરૂપતા નથી એક બીજી વાત એ ના સમજાય એની અંદર કે આપણે આ શ્લોકની અંતમાં એવી રીતે પરંપરા સિદ્ધ કરી ની કે કામ થી અર્થ અને અર્થ થી ધર્મ જ્ઞાન અને પછી મોક્ષ એ જે પરંપરા સિદ્ધ કરી તો પછી સામાન્ય રીતે આપણે ઘરમાં અથવા કામ એમ પુરુષાર્થો નું નિરૂપણ આપણે કરીએ છીએ તો એમ કેમ છે એનું તો નિરાકરણ કર્યું ને કામ કામશ સધર્મ કેમ નથી સેવ્યતે એ જે મહાભારતની ઉક્તિ છે એ ઉક્તિના સામે જ તો આ વાત મૂકી છે એટલે એ જે પરંપરા છે એટલે આપણે ધર્માર્થ કામ મોક્ષ એમ પુરુષાર્થનું નિરૂપણ કરીએ છીએ એ યોગ્ય નથી ને કામથી પછી અર્થ થી પછી ધર્મ અને પછી મોક્ષ એ જ પરંપરા બરાબર છે ને જે હા શબ્દક્રમ અને અર્થક્રમ એ વિષય મેં તમને આના પહેલા પણ કહ્યું હતું શબ્દક્રમ કઈ પણ હોઈ શકે છે પરંતુ સમજવાનું ક્રમ થી હોય છે એટલે આપણે જયારે કોઈને એમ કહીએ બોલતી વખતે કે ભાઈ બસો ચોવીસ ત્રણસો છ એટલે અને એના આગળ તમે છગડો લગાડો એમ તો એ છગડો તો પાછળ બોલ્યા તો બોલવામાં ભલે પાછળ છે પણ જ્યારે આપણે ડાયલ કરીએ તે વખતે છગડાને આગળ લગાડવાનું છે એમ ધર્માર્થ કામ મુક્ત ભલે આપણે બોલીએ પરંતુ એને સમજવાના એ રીતે છે કામથી જીવનરૂપ અર્થ અને એવા જીવનરૂપ અર્થથી ધર્માચરણ એ ધર્માચરણ દ્વારા જ્ઞાન મોક્ષ કેમ કે આ બંને ક્રમ છે શાસ્ત્ર જ બતાવી રહ્યું છે ને ધર્માદર્થ છે કામશ્ચ સધર્મ કિમ ન એ પણ વેદ વ્યાસજી મહાભારતમાં કહી રહ્યા છે અહીંયા ભાગવતમાં પણ એ જ વેદ વ્યાસજી આ વાત આપણને સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિય પ્રીતિ કે કામ લાભ છે એ આનું તાત્પર્ય ક્યારે પણ હોઈ ન શકે અર્થ છે એ ધર્મૈકાંત છે એનો મુખ્ય અપવર્ગ આપણે આઠમા શ્લોકમાં જે છે ને એક બે ઉદાહરણ આપેલા છે પુત્ર વગેરેની ઈચ્છાથી કરવામાં આવતો ધર્મ ધર્મ જ નથી કારણ કે તેનું ફળ અવિદ્યાનું કાર્ય હોવાથી દુઃખરૂપ છે પરંતુ તે ભીત ચડવાનું વગેરે રૂપ ફળ નિમિત્તથી જ થયેલ હોય છે એક આ આ જે ઉદાહરણ એની અંદર લીધેલું છે ને ભીત ચણવાનું એ એની સાથે જોડી નથી શકાતું અને નીચે નીચે એક બીજું આવું જ ઉદાહરણ આપેલું છે કે ખોટી રીતે કરવાથી દેવતા તે ક્રિયામાં આવતી ન હોવાથી તે ક્રિયા લૌકિક છે સામાન્ય રીતે ફળ અને સાધન પહેલા જ જણાવેલ હોય છે અને તેથી ઓસડની પેઠે ત્રીજી વિભક્તિની માફક સાધન હોવાનું જણાવેલ છે એટલે આ ઓસડની પેઠે અને ભીજ ચણવાનું આ બે ઉદાહરણ એ એની અર્થ સાથે બેસતા નથી શું સમજવાનું છે ત્યાં આગળ આઠમા શ્લોકમાં જે છે લાસ્ટ પેરેગ્રાફ પુત્રાદિકામનયા ક્રિયમાણો ધર્મો ધર્મ એવ ન ભવતી પુત્રાદિ ફલની કામનાથી કરવામાં આવતો ધર્મ છે એ તો ધર્મ જ નથી કેમ કે ફલત્ય વિદ્યાકારત્ય દુઃખ રૂપત્વ જે ફલ છે એટલે પુત્રાદિની પ્રાપ્તિ રૂપ જે ફલ છે એમાં ફલબુદ્ધિ છે એ મનુષ્યને અવિદ્યાને કારણે થયેલી છે અને વસ્તુ તો એ દુઃખરૂપ છે કિંતુ વિદ્યાદિકૃતિવત નૈમિત્તિકમેવ આ જે ધર્મ જે છે પુત્રાદિ કામના માટે કરવામાં આવતો જે ધર્મ છે એ મકાનમાં રહેવા માટે જેમ આપણે બીજ બનાવીએ એવી રીતે એક જાતનું નૈમિત્તિક કર્મ માત્ર છે એટલે ધર્મનું તાર સર્વસ્વ એ નથી તમને જેમ યજ્ઞની અંદર જે જે પણ યજ્ઞીય પદાર્થોની આવશ્યકતા છે એ જે સિદ્ધ ધર્માચરણ કરતાઓ છે એ યજ્ઞ દ્વારા જ એ યજ્ઞ પદાર્થો પણ પ્રાપ્ત કરી લે છે પરંતુ એ જે પ્રાપ્ત કરવા માટેના પદાર્થો છે એના માટે જે પણ યજ્ઞાદિ સાધનો કરી રહ્યા છે એ જ કરે છે એ પોતાના અર્થ સંચય માટે કે કામભોગ માટે નહીં જેમ વિશ્વામિત્રજીના પ્રસંગમાં આવે છે ને વશિષ્ઠજીના કે બધું એમને ગાય બધું આપતી હતી જે પણ એમને આવશ્યક હતું તે એ ગાયને અંદર એ સામર્થ્ય હતું કે સ્વર્ગીય સુખભોગ પણ ઉપલબ્ધ કરાવી શકે પરંતુ વશિષ્ઠને એની આવશ્યકતા ન હતી એ ગાય દ્વારા એ પોતે પોતાના યજ્ઞ પદાર્થો છે એ જ પ્રાપ્ત કરતા હતા કોઈ વખતે એવું ઉપલબ્ધ ન હોય તો જેમ પ્રાચીન કાળમાં એવા યજ્ઞ પણ કરતા કે જે યજ્ઞથી આવશ્યક યજ્ઞ અન્ય પદાર્થો પ્રાપ્ત થઈ જાય તો આ નૈમિત્તિક રૂપથી તો એ વસ્તુ ઠીક વસ્તુ છે પરંતુ તે સિવાય એને જ જો ધર્મરૂપ માની લે કે ધર્મનો સાર માની લે તો એ ઉચિત નથી પેલું ઓસડ વાળું એક્ઝામ્પલ જે છે હા એ જોયું તત્ર હા તત્ર યજચ્યાદેર અનુવાદ ચિત્તશુદ્ધિ ભાવેન અધિકારા ભાવાત અન્યથા કરણાત દેવતાધિષ્ઠાના ભાવાત ક્રિયાયા लौकिक फलम साधन च पूर्व प्रसिद्ध तथा च औषधादि तृतीयया कर्णत्वमात्र बोध्यते अग्निष्टो में न यजेत एम एक विधि है यज्ञ એમાં અગ્નિષ્ટોમ વડે કે અગ્નિષ્ટોમ દ્વારા યજ્ઞ એમ ત્યાં તૃતીયા વિભક્તિનો અગ્નિષ્ટોમ સાથે પ્રયોગ કરેલો છે અહીંયા જે તૃતીયા છે એ કરણાર્થે તૃતીયા છે એ કરણાર્થે તૃતીયા હરિપ્રિયા કટ સુજોડી મનીષ કર રહ્યો લાગે હા હા એટલે આ આખો મુદ્દો ત્યાં શરૂ થઈ રહ્યો છે કે શાસ્ત્રમાં કેટલાક કર્મો નિમિત્તવશ કહેલા છે કેટલાક કર્મો નિત્ય કર્તવ્યના રૂપમાં બતાવેલા છે અને કેટલાક કર્મો એ જાતના છે કે એ એમની પોતાની મુખ્ય ફલજનકતા નથી પરંતુ કોઈના સાધન બનીને એ ફલ પેદા કરનારા થાય છે તો જેમ મનુષ્ય કોઈ સાધન કરી રહ્યો છે અને માણસ બીમાર પડી ગયો બીમાર મનુષ્ય છે એ કેવી રીતે કોઈ કાર્યને સંપન્ન કરી શકશે તો એના માટે એને કહેવામાં આવે કે તું આ ઔષધિનું સેવન કર તો તું સ્વસ્થ થઈશ તો સ્વસ્થ થયા પછી તું આ કામ કરી શકીશ તો ઔષધિનું જે સેવન છે એ ફલની અંદર સાક્ષાત ઉપકારક નથી બનતું પરંતુ મનુષ્યને નિરોગી કરીને એને સ્વાસ્થ્ય લાભ કરાવીને તે પછી એને મુખ્ય કાર્યની અંદર પ્રવૃત્ત કરવા આપે છે એમ શાસ્ત્રમાં કેટલાક કર્મો એ જાતના બતાવવામાં આવ્યા છે કે એ કર્મોની સાક્ષાત ફલજનકતા નથી પરંતુ એ એની કારણરૂપતા છે એટલે જે કર્મ છે એ કરતા છે એને સક્ષમ બનાવી અને તે પછી એ મુખ્ય કર્મમાં પ્રવૃત્ત કરે અને પછી એને એ કર્મ છે ફલ પ્રદાન કરે એમ તો એના માટે અહીંયા કહ્યું છે કે અગ્નિષ્ટોમેન યજેત આવી જે વિધિ છે એની અંદર તૃતીયા નો પ્રયોગ કરવામાં આવ્યો છે એ આ કારણાર્થ છે અને ઔષધિ સેવન દ્વારા જે મનુષ્ય નિરોગતા પ્રાપ્ત કરે અને તે પછી એ ધર્માચરણ કરવા સમર્થ બને તેવી રીતે અમુક કર્મ આ પ્રકારના છે એમ સમજવા જોઈએ એટલે તાત્પર્ય છે કે લૌકિક ફલ પ્રદાન કરવા વાળા જેટલા પણ કર્મો છે એ કર્મો ભગવત ભક્તિ પેદા કરવાનું સામર્થ્ય એમાં નથી એ આશય છે એ લૌકિક ફલ મનુષ્યને પ્રાપ્ત થાય એનાથી મનુષ્યને કંઈક પોતાની એવી દ્રઢતા કે સંપન્નતા કે શાસ્ત્ર શ્રદ્ધા વગેરે એને જણાય અને તે પછી એ પોતે ફરી પાછો શુદ્ધ થઈને ધર્માચરણ કરે પછી એના અંદર એ શુદ્ધ ધર્માચરણથી ભક્તિ એના અંદર પેદા થાય તો એ જુદી કથા છે સમજાયું ને હલો આજે કોનો વારો છે આગળ તત્વનું શોધન એમાં એવો સંદેહ છે કે તત્વનું શોધન અથવા તત્વનું તત્વનું શોધનમાં એમ કહે છે કે તત્વનું શોધન છે કે તત્વનું તત્વના સંબંધ શબ્દ સંબંધમાં પણ સંદેહ છે તત્વ શબ્દના સંબંધમાં સંદેહ છે એવી ભાવના એ તત્વ કે બીજાનો આરોપ કર્યા વિનાનું સ્વરૂપ ચેતન તેની ભાવના એ મત પ્રમાણે જે જે આ લીટી નથી સમજેલી પહેલા કઈ કહેલ ન હોવાથી કાંઈ પણ તત્વ ન થાય બધાના સમૂહની ભાવના એ મત પ્રમાણે ભ્રાંતિ વિનાના પુરુષને સર્વનું જ્ઞાન હોવાથી બધું એ તત્વ થાય તત્વોનું શોધન એવા અર્થ પ્રમાણે તો સાંખ્યમાં કલ્પેલા તત્વોમાંથી એક તત્વનું શોધન પણ કઠણ છે એટલે કે છે કે તત્વનું શોધન એ પ્રમાણે અર્થ કરે તો સાંખ્યમાં તો કોઈ બી એક તત્વનું શોધ કરવું એ બી કઠિન છે અને તત્વનું શોધન લઈ એમ લઈએ તો બધા તત્વ બધાનું તત્વ એક નથી કારણ કે શાસ્ત્રો પરસ્પર વિરોધવાળા છે એટલે તત્વનું શોધન એમ કહેશું તો શાસ્ત્રો પરસ્પર શાસ્ત્ર જુદા જુદા બધા બધા શાસ્ત્રમાં તત્વોનું નિરૂપણ જુદી જુદી રીતિ છે એટલે કે બધાનું તત્વ એક નથી એમ અહીં કહી રહ્યા છે તેથી તત્વનું શોધન કેમ થાય એવી અહીં શંકા થાય છે તેથી નીચેનો શ્લોક કહે છે વદંતી તદ વિદમ તત્વમ યજ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દતે સત્યને જાણનારાઓ તેને તત્વ કહે છે જેનું જ્ઞાન દ્વૈત વિનાનું છે અને જે બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ બોલાય છે એટલે કે જેઓ તત્વને જાણે છે અને તેનું જ્ઞાન એવું અદ્વૈત અદ્વૈત છે દ્વૈત વિનાનું છે તે શ્રુતિમાં તેને બ્રહ્મ કહે છે તે તત્વને ગીતામાં પરમાત્મા અને ભાગવતમાં તેને ભગવાન એમ કહેવાય છે જોકે બધા પોતપોતાના શાસ્ત્રમાં તત્વને જાણનારા તરીકે હા આશંકા અને બધું સ્પષ્ટ થઈ ગયું બધાને શું કહેવા માંગે સમજાઈ નથી મને હા એ જ વાત છે ફરી પાછા વળવું પડશે આના આગળના શ્લોકમાં જે આજ્ઞા કર્યું ને કે જીવસ્ય તત્વ જિજ્ઞાસા જીવનનો લાભ જે છે એ શું લાભ છે તો જીવસે તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભી અન્ય પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે જીવનનો લાભ નથી પરંતુ તત્વ જિજ્ઞાસા એ જીવનનો લાભ છે તાત્પર્ય છે કે તત્વની જિજ્ઞાસા માટે મનુષ્ય પોતાના જીવનનો ઉપયોગ કરવો જોઈએ હવે આગળ જઈને તત્વ કોને કહેવાય છે એનું નિરૂપણ કરવાના છે એમાં જે અદ્વય જ્ઞાન છે એટલે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આ ત્રણ શબ્દોથી જે જુદા જુદા રૂપો આપણને જણાય છે એ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન છે એનો અદ્વય જ્ઞાન એની એકતાનું જ્ઞાન એને અહીંયા તત્વ જાણવા વાળા તત્વ કહે છે એના સામે જે લોકો તત્વના સંબંધમાં કંઈક જુદા જુદા મતો ધરાવે છે એ મતોને લઈને એને આશંકાઓ ઊભી કરી છે તત્વ જિજ્ઞાસા એ જીવનનો જે લાભ છે તો એનો મતલબ શું તત્વની જિજ્ઞાસા કે તત્વોની જિજ્ઞાસા એમ એક તત્વની જિજ્ઞાસા બધામાં રહેલા એકત્વની જિજ્ઞાસા કે પ્રત્યેકની અંદર રહેલા જે એનું તત્રૂપ છે એની તત્તા છે એની જિજ્ઞાસા એ અહિયાં મુખ્ય પક્ષ છે બીજું એ છે કે જે વસ્તુ નું પોતાનું રૂપ અને એક વસ્તુના ઉપરનું આરોપિત રૂપ જે અનારોપિત વસ્તુ છે એ અનારોપિત વસ્તુના તત્રૂપ તત્વરૂપ છે એનો અહીંયા જિજ્ઞાસા છે કે આરોપિત વસ્તુના તત્વના વિષયમાં જિજ્ઞાસા છે આવા બધા અહીંયા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એટલે સાંખ્ય મત માયાવાદીઓનો મત નૈયાયિકોનો મત અને જેમાં આ જે અહીંયા ભાગવતકાર આગળ જઈને જેનું નિરૂપણ કરવામાં આવી રહ્યા છે એમનો મત એ બધાને દૃષ્ટિમાં રાખીને અહીંયા આશંકા ઉપસ્થિત કરી છે આ વાત થઈ ને સ્પષ્ટ જ્યારે આપણને જિજ્ઞાસા કરવી છે તત્વની તો તત્વનો મતલબ શું સમજવો તત એટલે તે અને તત્વ એટલે તેનું તે હોવું તો કોઈ પણ વસ્તુનું તે હોવું કોના ઉપર આધારિત છે એટલે એનું જે આંતરિક સ્વરૂપ છે તે કે તે આપણને પ્રતીત થતું સ્વરૂપ છે તે એમાં કોઈ એક વસ્તુનું કે સર્વ વસ્તુનું એમ તત્વ જિજ્ઞાસા કોની કરવી શાસ્ત્ર કહી દીધું કરો તત્વ જિજ્ઞાસા એના માટે જીવન મળેલું છે ક્યાં શોધવા જવું કે તત્વ શું છે અને કોની એનો અર્થ શું સમજવો જોઈએ તો એના માટે અહીંયા ભાગવતકાર સ્પષ્ટતા આપી રહ્યા છે કે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આ જે શબ્દો છે એ શબ્દોથી જે પૃથક પૃથક નામો આપણને જણાય છે એની જે એકતારૂપ તત્વ છે એકતારૂપ જ્ઞાન છે એ અહીંયા તત્વજ્ઞાન છે એમ સમજવું જોઈએ અને એની જિજ્ઞાસા કરવા માટે મનુષ્યને જીવન પ્રાપ્ત થયેલું છે એના શોધન માટે એટલે એની શોધખોળ માટે જીવન પ્રાપ્ત થયેલું છે એમ એનો સારથ્ય છે હવે એની વ્યાખ્યા જોઈ લો આપે એક વસ્તુનું નમી હા હા પ્રમાણે કહ્યું કે વસ્તુનું પોતાનું એક રૂપ અને આરોપિત રૂપ એ એ કેવી રીતે નહીં સમજાયું એટલે જેને આપણે જે વસ્તુ સમજી રહ્યા છીએ એ વસ્તુ શું તત્વરૂપ છે કે એના ભીતર હજી કોઈ એના બીજો ઓર આંતરિક પાસું છે જેમ ફલ આપણે જોઈએ તો ફલના ઉપરથી છિલકું હટાવીએ તો અંદરથી આપણે જેનો ભોગ કરતા હોઈએ એવો કોઈક અંશ એનો નીકળે તો આપણે જે છિલકા છે એને તો કાઢી દેતા હોઈએ છીએ પણ જ્યારે ખેડૂતના પાસે એ ફલ પહોંચે તો એને એમાં રસ નથી કે એનું છિલકો શું છે કે એના અંદર આપણે ખાવા લાયક શું વસ્તુ છે એનો જે ઠળિયો કે બીજ છે એને તત્વ માને છે હવે ઓર વધારે આગળ જઈએ તો જેમ બદામ જેવા કોઈ હોય કે આમ જેવી ગોટલી હોય સુકાયેલી પડી હોય તો વાંદરા જેવા જે પશુઓ છે એ ઉપરના છિલકા તો ચાલ્યા ગયા અંદરનો માવો છે આપણે ખાઈ ગયા હવે ગોટલી પડી છે ખેડૂતો તો એને વાવી દે પણ વાંદરો એ ગોટલીનું ઉપરનું પડ કાઢીને એની અંદર જે બદામ જેવો હોય છે પદાર્થ એના અંદર તત્વ માને છે એટલે એની જિજ્ઞાસા કરે છે તો જે તત્વ આપણને જે વસ્તુ જણાય છે એ એક દ્રષ્ટિથી તત્વ છે કે અનેક દૃષ્ટિથી તત્વ છે વાંદરા માટે કંઈક જુદું છે ખેડૂત માટે કંઈક જુદું છે અને જે લોકો બહુ આરોગ્યના માટે જાગૃત છે કે રાજસ્થાન જેવા પ્રદેશોમાં વસે છે એ લોકો તો છિલકાની અંદર પણ એટલી તત્વરૂપતા જાણતા હોય કે જીલકાને ફેંકવાની જગ્યાએ લોકો એની સુકવણી કરી દે અને પછી એને તળીને ખાય તો તત્વના તો અનેક રૂપો છે તો અનારોપિત કે આરોપિત એનો નિર્ણય પણ કેમ કરશો આપણે જેને આરોપિત માની અને છિલકા ફેંકી દીધા ને અંદરનો માવો છે એને આપણે શુદ્ધ માન્યો તો ખેડૂતોએ માવાને પણ આરોપિત માનીને ફેંકી દીધું ખેડૂતે ગોટલીને પકડી તો વાંદરાએ કે ગોટલી છે એ પણ કામની નથી એના અંદરનું જે બીજ છે મને એનાથી મતલબ છે બધા એના સ્તર છે ને જુદા જુદા તો જિજ્ઞાસા કયા લેવલે કરવી જોઈએ કોને તત્વ માનવું જોઈએ એ કેમ નક્કી થાય એક તત્વ આપણે માનતા હતા કે બધાની વચ્ચે એક છે સાંખ્ય તો તત્વ જ આટલા બધા અઠ્યાવીસ બતાવી દીધા તો અઠ્યાવીસ તત્વની જિજ્ઞાસા કરવા બેસે માણસ નવરો ક્યારે પડે અને અહીંયા એવું લખેલું છે બીજી લીટીમાં કે તત્વ શબ્દના સંબંધમાં પણ સંદેહ છે તેની ભાવના એ તત્વ કે બીજાનો આરોપ કર્યા વિનાનું સ્વરૂપ તે તત્વ જટિલ વિષય છે રેવા દો તસ્ય ભાવ તત્વ આ એની વ્યુત્પત્તિ છે શબ્દની એટલે જેના ભાવાર્થક જ્યાં પ્રત્યે લાગતા હોય છે ને તેમ સુંદર અને સુંદરતા કે મીઠું ગળ્યું તો એની મિષ્ટતા એમ નીતિ તો નીતિમત્તા એમાં એ જે તાતા તાતા કે તો વગેરે લાગે છે એ ત્વતલવ ભાવ પ્રત્યે એવું કહેવાય છે એટલે જે વસ્તુ છે એ વસ્તુની અંદર એની જે અસાધારણ ઓળખ છે એ જેના કારણે છે એ એનો ભાવ છે એમ સમજવું જોઈએ એમ એટલે મનુષ્ય અને મનુષ્યતા પશુ પશુત્વ આર્દ્ર આર્દ્રતા તો દરેક વસ્તુ છે એ એના ઉપર એનું જે નામરૂપ છે એ કંઈ પણ હોઈ શકે પરંતુ એની ખરેખરી ઓળખ ભીતરી ઓળખ છે એ એની તામાં રહેલી છે તો તત્વને અહીંયા કેવી રીતે સમજવું આ વ્યુત્પત્તિ જે બતાવવામાં આવી છે તસ્ય ભાવ તત્વમ એ રીતે એને સમજવાનું કે એ જે અનારોપિત રૂપ છે એને સમજવાનું આરોપિત રૂપનો મતલબ જે જે પદાર્થો ઉપર આપણે જે જે આરોપ કરેલા છે છિલકા કે એનો માવો કે ગોટલી કે વગેરે વગેરે એ હટાવીને પછી એનું જે આંતરિક સ્વરૂપ છે તે તો કઈ રીતે આને સમજવું એ તત્વ ને કેમ સમજવું એના ઉપર શ્રી મહાપ્રભુજીએ આ પ્રશ્ન ઉઠાવેલો બરાબર હવે શ્લોક ની વિવૃત્તિ જોઈ લો જો કે બધા પોતપોતાના શાસ્ત્રમાં તત્વને જાણનાર તરીકે પ્રસિદ્ધ છે છતાં પણ પ્રમાણ બળના વિચારથી વેદ સર્વને નભાવનાર હોવાથી વેદને જાણવા જાણનારાઓ તત્વને જાણનાર છે એ માનવું જોઈએ એટલે કે અહીં વેદ પોતપોતાના શાસ્ત્રમાં તત્વને જાણનારા જુદા જુદા છે પણ પ્રમાણવરનો વિચાર કરીએ તો વેદ બધાને નિભાવે છે એમ કહી રહ્યા છે બધા ઋષિઓ હોવાથી બધા વેદના અર્થને જાણનારા છે એ સાચું છતાં પણ તેમના પરસ્પર વિરોધી હોવાથી થોડાક જ તત્વને જાણનાર છે બધા વિરોધી છે અને પણ થોડાક જ તત્વોને થોડાક જ તત્વને જાણે છે એમ અહીં કહેવે છે તે સંબંધમાં એમ માનવું જોઈએ કે જેઓ મતમાં જીવોના મતમાં એક અક્ષર માત્રમાં પણ વેદનો વિરોધ નથી તેઓ તત્વને જાણનારા છે જેને વેદના એક પણ અક્ષરમાં સંદેહ ન હોય અને તે તેને ભગવશાસ્ત્રમાં તત્વજ્ઞાની કહ્યા છે એમ કહે છે અને તેઓ તેવા ઋષિઓ નથી એમ પણ ન માનવું જોઈએ કારણ કે વેદ પ્રમાણ હયાત છે તેઓ શું કહે છે જે જે આ લીટીને સમજી કે તેઓ તેવા ઋષિઓ એટલે કેવાય નહીં સમજાય એવો પ્રશ્ન થાય તેથી કહે છે કે જે તેવા સંબંધી જ્ઞાન એવું દ્વૈત દ્વૈતને મટાડનાર જ્ઞાન તેવો એવો અર્થ છે તત્વ મોક્ષ હોવાનું સ્તરોમાં પ્રસિદ્ધ હોવાથી શ્રુતિ સ્મૃતિ અને પુરાણોમાં તેવું જુદું જુદું નામ અનુક્રમે બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ બોલાય છે એટલે જેને બી તત્વજ્ઞાન જેવી રીતે મોક્ષ મોક્ષને પ્રસિદ્ધ છે તો શ્રુતિ સ્મૃતિ અને પુરાણોમાં એને અનુક્રમે શ્રુતિમાં બ્રહ્મ સ્મૃતિમાં પરમાત્મા અને ભાગવતમાં ભગવાન એમ બોલાય છે તો એના માત્ર અર્થ જ શબ્દ જુદા જુદા છે પરંતુ અર્થમાં કોઈ ભેદ નથી અહીં એવો અર્થ કરે છે આમાં શું સમજાયું નહીં જે જે આ લીટી નહીં સમજાય કે એમાં ઉપરથી બીજી લીટી કે જેઓના મતમાં એક અક્ષરમાં માત્રમાં વેદનો વિરોધ નથી તેઓ તત્વને જાણનાર છે તો ઠીક પણ અનેક તેઓ તેવા ઋષિઓ નથી એમ પણ ન માનવું જોઈએ કારણ કે વેદ પ્રમાણ હયાત છે તેઓ શું કહે છે જે આ લીટી ના સમજે કે તેવા ઋષિઓ તેવાથી શું કહેવા માંગે તે નહીં સમજે એટલે નચતે નસંત્યવ ઇતિ મંતવ્યમ એટલે વેદના અંદર અક્ષર માત્ર પણ જે વેદનો વિરોધ ન હોય એવું જે વેદને જાણતા હોય એને તત્વવિદ જાણવા તો કોઈ કહે કે એવા તો હોવું શક્ય જ નથી એમ નચ ન સંત્યેવ આ પ્રકારનો વેદના અર્થને જાણનારા તો કોઈ હયાત જ નથી એમ નહીં માનવું એમ નહીં માનવું કે વેદસ્ય પ્રમાણસ્ય વિદ્યમાનત્વાત પ્રમાણરૂપ વેદ છે એ તો પોતે હાજરા હાજુર છે તો વેદ અગર વિદ્યમાન છે તો એના તત્વને જાણનાર કેમ ન હોય કાંજીજી સમજાવ્યું અને જે આ રીતે વેદાર્થને જાણે છે તે કિમ વેદનથી એ લોકો તત્વનું નિરૂપણ કેવી રીતે કરે છે તો એ કહી રહ્યા છે કે યત્તુ અદ્વિતીય જ્ઞાનમ ઇતિ એ અદ્વિતીય જ્ઞાન છે એટલે દ્વૈત રહિત જ્ઞાન છે અથવા દ્વૈત નિવર્તકમ જ્ઞાનમ દ્વૈતનું નિવારણ કરનારું જે જ્ઞાન છે એ તત્વ છે તત્વ જ્ઞાનમ મોક્ષ એ તત્વનું જ્ઞાન છે મોક્ષ છે એ સાર્વજનીન છે એ જ તત્વનું નામ શ્રુતિ સ્મૃતિ પુરાણમાં બ્રહ્મ પરમાત્મા ભગવાન એ રીતે કહેવાય છે એટલે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન જે છે એ નામથી જણાતા જે જુદા જુદા જણાય છે એ વસ્તુતા એક જ તત્વ છે એમ સમજવું અર્થમાં ભેદ નથી શબ્દમાં માત્ર ભેદ છે લાગે છે સમય થયો છે આજનો આપણે અહીંયા રાખીએ કાલે આવીશ કોઈ હોય તો કરીશું ચર્ચા છે આજે તમારું તો અહીંયા આજનો રાખીએ